હે આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો આજે તો વિરાજ નિકિતા અને અનુપ પણ વાર્તા સાંભળવા આવ્યા છે આવો ત્યારે રિયાંશી બેન તમે પણ આવી ગયા છો વાર્તા સાંભળવા વાર્તાનું નામ છે લે રે હૈયા ભપ એક હતો ખેડૂત અને એક હતી એ ખેડૂતની પત્ની બે હતા એક એકનું માથું ભાંગે એવા હો રિયાંશી એક એકને પહોંચી વળે એવા સાંજનો વખત હતો ખેડૂત ખેતરેથી આવીને ખાટલે બેઠો બેઠો થાક ખાતો હતો ત્યાં એની પત્ની રસોડામાંથી આવીને બોલી એ સાંભળ્યું કે મારે પિયરથી ઓલો ગોવાળ આવ્યો છે એ સમાચાર લાવ્યો છે કે ત્યાં દુષ્કાળ પડ્યો છે અને ખાવાનું કાંઈ મળતું નથી કે છે કે મારા મા બાપ દુબળા થઈ ગયા છે ખેડૂતે આસ્તેથી જવાબ આપ્યો નિકિતા શું જવાબ આપ્યો તે એમાં આપણે શું કરીએ આપણે કાંઈ પ્રભુ છીએ ભગવાન છીએ તે વરસાદ લાવીએ હોય એ તો દુષ્કાળ પડે ખેડૂતની પત્નીને તો માઠું લાગ્યું હો અને એ તો તાળુકી લે કે છે હોય એ તો દુષ્કાળ પડે ખબર પડે દુષ્કાળ વેઠ્યો હોય તો જુઓ હું કહું છું કે આજને ને આજ જાઓ ને ગાડું ભરીને ઘઉં નાખી આવો મારે ઘેર વળી આપણે તો આ ભગરી ભેંસ દૂધે છે એ દૂધ આપે છે માટે આ ટીલડી ગાય પણ લેતા જાજો સમજ્યા આપી આવજો મારે પિયરમાં મારા મા બાપને જઈને ખેડૂત તો વિચારમાં પડી ગયો અને માથું ખંજવાળવા માંડ્યો ત્યાં તો માથામાંથી એને એક વાત જડી હો એક વિચાર જડ્યો અને સડપ કરતો ઊભો થયો અને રસોડામાં ગયો રસોડામાં જઈને કે એમાં શું તું ભાતું કર જમવાનું તૈયાર કર કાલ સવારે જઈશ સાથે આપણો ગગો પણ આવશે આપણો દીકરો પાસે ગગો ઊભો હતો એ તો રાજીનો રેડ થઈ ગયો એ તો કૂદવા માંડો ને દોડી દોડીને બોલવા માંડો હે કાલે નાનાના ઘેર જવાનું નાનાના ઘેર જવાનું ખેડૂતે બીજા દિવસે સવારે ગાડું જોડ્યું ખેડૂતની પત્નીએ ઉઠીને ગાડામાં ઠાંસી ઠાંસીને ઘઉં ભર્યા અંદર પચાસ રૂપિયાની કોથળી પણ છાનામાં ન સંતાડી એના મનમાં એમ થયું કે ઘઉં ભેળી કોથળી પણ બાપાને પહોંચે ઘઉં ભરીને ગાડે એક ગાય પણ બાંધી દીધી હો ગાયને ગળે સરસ મજાનું એક ફૂમકું બાંધ્યું અને ગાડાને ને ખેડૂતને રવાના કર્યા ગાડું ચાલ્યું જાય છે ત્યાં બે માર્ગ ફંટાયા બે રસ્તા ફંટાયા હો એક રસ્તો હતો ખેડૂતના સસરાના ગામનો અને બીજો એ ખેડૂતની બહેનના ગામનો ખેડૂતે હળવેક દઈને રાસ ખેંચી બળદ ગાડાનું દોરડું ખેંચીને ગાડું બહેનના ગામને રસ્તે વાળું ભાઈ ગાડામાંથી ગગો બોલ્યો દીકરો બોલ્યો એ બાપા આ માર્ગ તો ફૈબાના ગામનો છે મારી ફોઈના ગામનો ઓલો મામાના ગામનો માર્ગ છે એ રસ્તો છે ખેડૂત કે બેસ હવે ડાયો થામા તને રસ્તાની બહુ ખબર પડે તે કાલ સવારનું છોકરું ગગો તો બિચારો મૂંગો થઈને બેસી રહ્યો ને ગાડું ચાલવા માંડ્યું પછી તો સાંજ પડી ગાડું બહેનને ગામ આવ્યું ક્યાંય દુષ્કાળ પડેલો નદી સુકાઈ ગયેલી મોલ બધા ખેતરમાં બળી ગયેલા અન્ન પાણીના સાસા હો બહેન તો ભાઈને જોઈને રાજીની રેડ થઈ ગઈ એક તો ઘેર ભાઈ આવ્યો ને સાથે વળી ગાડું ભરીને ઘઉં લાવ્યો ઉપરિયામણમાં એક દૂધણી ગાય પણ લાવ્યો ઓહો હો બહુ સારું કર્યું બહુ સારું કર્યું અને પછી તો ભાઈ અનુપભાઈ બહેને ઝટપટ લાપસી કરી અને મગ કર્યા ભાઈ ને ભત્રીજાને ખૂબ ખૂબ હાથ કરીને જમાડ્યા અને કેટલીય મહેમાન ગતિ કરી બાપ દીકરો તો બહેનને ત્યાં સારી પેઠે બે ચાર દિવસ રહ્યા અને પછી ગાડું જોડીને ઘેર પાછા આવ્યા હો ભાઈ ખેડૂત ઘેર આવ્યો એટલે એની પત્ની કે કાં ઘઉં આપી આવ્યા કાં ગાય મારા મા બાપને કેવી ગમી કાં બધા સાજા તાજા છે ને ખેડૂત કે મારે તો ખેતર જવું છે આ તારા દીકરાને પૂછ ખેડૂતની પત્ની કે હે મારા દીકરા હે મારા ગગા મા તારા મામા તો સારા છે ને હે તારા મામી તો સારા છે ને ગગો કે બા ત્યાં કોઈ મામા નહોતા ખેડૂતની પત્ની કે મામા કદાચ ગામ ગયા હશે મામી તો સારી હતી ને પણ ગગો કે પણ બા ત્યાં મામી બામી કોઈ નહોતું ત્યાં તો ફૂઈ હતા ફૂઈ ફૈબા ભાણિયા હતા ફૂવા હતા ને એ બધા હતા ખેડૂતની પત્ની બધી વાત પામી ગયો ભાઈ અને મનમાં કે હા આ તો બહેનને ત્યાં બધું નાખી એવા લાગે છે ખેડૂતની પત્નીએ વિચાર કર્યો કે હવે ખેડૂતની પૂરેપૂરી ફજેતી કરવી છે પછી તો ખેડૂતની પત્ની તો માથે ઓઢીને કૂટવા લાગી હો રડવા લાગી જાણે કોઈક મરી ગયું હોય એમ રોતી જાય ને કૂટતી જાય ઓરે ગોરી ગાયને ગળે ફૂમકું ગાડું ઘઉં ને મહી બૂમકું લે રે અહીંયા ભોફ લય રે અહીંયા ભોફ માણસો બધા ભેગા મળ્યા બધા પૂછવા માંડ્યા અલા શું છે તે રૂવો છો ખેડૂતની પત્ની કે ઈ તો ઘેરથી એની બેનને ત્યાં ગોરી ગાય ને ગાડું ઘઉં દેવા ગયેલા પણ દુષ્કાળમાં બહેન ને ભાણજા મરી ખૂટેલા તે પાછા આવ્યા છે એટલે આજે એની કાન માંડી છે એટલે હું રડું છું ખેડૂતનું ઘર સારું એટલે ગામ આખું રોવા અને કૂટવા ભેગું થયું ખેડૂતને ખેતરે ખબર થઈ કે ઘરે તો કાણ માંડી છે રોવા કૂટવાનું ચાલુ કર્યું છે એટલે એ પણ હાંફળો ફાંફળો થઈને ઘેર આવ્યો અને ત્યાં તો સૌ કૂટતા હતા હો એ ગોરી ગાય ને ગળે ફૂમકુ ગાડુ ઘઉં ને મહી ભૂમકુ લે રે હૈયા બાપ લે રે હૈયા બાપ <laughs> બધા રોવે બધા રોવે હો કે ઓહો ખેડૂતની બેન ને એના ભાણે જ મરી ગયા ખેડૂતની પાસે સૌ એની બેન ને ભાણેજનો ખરખરો કરવા લાગ્યા હો કે ભારે કરી બાપા ભારે કરી તમારી બેન ને ભાણેજ મરી ગયા ખેડૂત બધી વાત પામી ગયો સમજી ગયો કે આ તો હાથ ના કર્યા હૈયે વાગ્યા પછી બીજે દિવસે ખેડૂત ગાડું ભરીને ઘઉં ને બીજી ગાય લઈને સાસરે જઈને આપી આવ્યો ભાઈ પછી તો ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ પ્રિયાંશી બેન વિરાજભાઈ નિકિતા આવજો